પંચ તન્માત્રા દશવિધ ઇન્દ્રિયો અને મન આ લેવલ આપણું સૂક્ષ્મ શરીરનું છે એટલે સોરી તન્માત્રાઓ એના વિષયો એ દશવિધ ઇન્દ્રિયો એટલે સૂક્ષ્મ ઇન્દ્રિયો બધી મતલબ કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો અને મન આ જો આ લેવલ જે છે એ આપણા સૂક્ષ્મ શરીરનું છે એની નીચે પંચ મહાભૂત છે જેમાંથી આપણું સ્થુલ શરીર ઉત્પન્ન થાય છે એટલે પ્રકૃતિમાંથી બનેલું જ છે સૂક્ષ્મ શરીર પણ પ્રાકૃત પદાર્થ છે પણ પંચમહાભૂત માંથી ઉત્પન્ન થયેલું સ્થૂળ શરીર જેટલું પ્રાકૃત છે એટલું આ નથી એમાં થોડી સૂક્ષ્મતા છે અને સ્થૂળતા ઓછી છે એવું અત્યારે એવું સમજી લો ઇન ડિટેલ તો આ ચાર્ટ જયારે આપણે સમજશું ત્યારે સમજાશે આવી સમજવું હા રાજા સમજવાનું હા હા કરો પ્રશ્ન હવે આગળ કોઈને કઈ પૂછવું હોય તો બોલો નહીં તો કરો આગળ જી રાજા કરો દાદા આમાં છે ને એક પ્રશ્ન હતો કે આપણે જે જગત ને સંસાર નું જોયું ને આગળના ચેપ્ટર માં તો એમાં આ જે રીતે જગત જમે બ્રહ્મ દ્વારા ઉત્પન્ન થયું જગત અને એમાં પછી જે બધી આ માયા ને બધું આવ્યું તો ઈ આપણે સંસારના અંદર આપણે લઈએ તો આ બધું હવે આ બધું અભ્યાસ ને ઈ છે એ પણ એવી રીતે ને એટલે એટલે અવિદ્યા એ માયા સમજો માયા એ ભગવાનની શક્તિ છે એમ આપણે કહીએ તો આ અહંતા મમતા જે બી છે એ તો જગતના અંદર ભગવાને જયારે અવિદ્યા અવિદ્યા નો સંસર્ગ થયો ત્યારે એને આ બંધન થાય છે ને જીવને અહંતા મમતા જન્મ મરણ ને બધું તો મને ક્વેશ્ચન તો છે પણ હવે તમને કેવી રીતે એટલે આમાં એટલે આમાં જગત અને સંસાર વચ્ચે આપણે જે આગળ ડિફરન્સ જોયું ને કે બ્રહ્મ દ્વારા ઉત્પન્ન થયું એ જગત કે જે બ્રહ્મે બનાવેલું છે અને આપણી આપણી બુદ્ધિમાં જે અહંતા મમતા જે અવિદ્યા દ્વારા એમણે પેદા કરી તો એ સંસાર થયું ને હેલો હા મને સંભળાય છે મતલબ હું એમ કઉ છું અહિયાં કે મેં જે તમારા આચાર્ય ને વાત ને સમજાવીને કે જેને આપણે હું એમ કઉ છું જેવી રીતે અવિદ્યા છે અવિદ્યાને આપણે એમ કહીએ છીએ કે માયા તો ખરાબ છે તો બંધન કરે છે આમ કરે છે તેમ કરે છે પણ એ અવિદ્યા અને માયા પણ ભગવાને જ બનાવેલી છે એ બહાર થી તો ક્યાંયથી આવી નથી ભગવાને જે માયા ને બનાવી છે ભગવાને જે અવિદ્યા ને બનાવી છે એ ભગવાનની લીલામાં પાર્ટ છે પણ એની સાથે આપણે જોડાઈ રહ્યા છીએ અને એના કારણે હું એમ સમજવા લાગી જાઉં જો આપણું અંતઃકરણ પણ ભગવાને બનાવ્યું આત્મા પણ ભગવાને બનાવ્યું પણ આત્મા એમ વિચારવા લાગી જાય કે હું અંતઃકરણ છું આ ભગવાને કનેક્શન નથી બાંધ્યું આ કનેક્શન આપણી અવિદ્યાને કારણે આત્મા બનાવી લે છે હા સમજી હેલો હા હા હા સમજાયું આ સમજાયું હજી પણ ડાઉટ હતો પૂછજો વાંધો નહીં હા થર્ડ વન ઇન્ડિયા જાય ક્યાં થયો છે મને સમજાઈ ગયું આમાં પણ એ વાત તો છે કે આ કનેક્શન પણ ભગવાન જ ઈચ્છે છે કે આવું થાય એમાં આપણું વાંક નથી મતલબ ઇન શોર્ટ વાત એ છે કે એવું તો છે નહીં ને કે હાથમાં પોતે જઈને અંતઃકરણ ને એમ જઈને ચોટી છે કે તું મને લાગી જા ભગવાને જે શરીરને આપણી સાથે લગાડ્યું છે અને આત્માને ભગવાને જે શરીરની અંદર નાખ્યું છે ભગવાન જ એવું ઈચ્છે છે કે અંતકરણ અને આત્મા જોડાય આત્માને આવું અધ્યાસ થાય અને આવા બ્રહ્મા આત્મા જીવે તો મારી લીલા ચાલે પણ લેવલ ઉપર ના વિચારીએ આપણે આપણા લેવલ ઉપર વિચારીએ તો આ અવિદ્યાનું કાર્ય છે ભગવાનનું આ કાર્ય નથી કે અંતકરણ અને આત્મા જોડાય ઓવરઓલ તો જે થાય છે બધું જ ભગવાનની ઈચ્છા છે એમાં તો આપણે કઈ કઈ નથી શકતા હા હા એટલે આ બધું જે અધ્યાસ છે એ અવિધાનો છે સમજો ને હે ને હા બિલકુલ હા સમજી ઇન્દ્રિયાધ્યાસ ઇન્દ્રિયો પણ જળ હોય છે તથા ઇન્દ્રિયો સાથે સંબંધ થતા જીવ પોતાને ઇન્દ્રિય સમજવા લાગી જાય છે ઇન્દ્રિયો પણ અહીંયા જળ છે એમ કે છે અને એનો જયારે જીવ સાથે સંબંધ થાય છે ત્યારે આ બધું ઇન્દ્રિયો મારી છે એમ કરીને જીવ સમજે છે ઇન્દ્રિયોથી અનુભવતા વૈશ્વિક સુખ દુઃખને કારણે જે બી આપણું શરીર ઇન્દ્રિયો દ્વારા જે સુખ ભોગવે અથવા દુઃખ દુઃખી થાય તો એના એ બધું પોતાની પોતે માની અને એ ભ્રમણામાં ભોળવાઈ જાય છે આને ઇન્દ્રિયાધ્યાસ કહેવામાં આવે છે હા એટલે ઇન્દ્રિયાભ્યાસ ની સાથે મેઇન પ્રોબ્લેમ એ છે કે આપણી આત્મા એવું સમજવા લાગી જાય છે કે હવે મારી મતલબ જેમ આંખ મારી આંખ કોઈ દ્રશ્યને જુએ છે એ દ્રશ્ય મને ગમે છે અથવા મને નથી ગમતું આત્માને ઇન્દ્રિય અધ્યાસને કારણે એવું લાગે છે કે આ દ્રશ્ય મેં જોયું આ દ્રશ્ય મને નથી ગમતું આ દ્રશ્ય જોવાને કારણે મને દુઃખ થયું એ બધી ફિલિંગ રિલેટેડ ટુ ઇન્દ્રિય છે આત્માને એનાથી કોઈ ફરક નથી કેમ કે આત્મા તો ઇન્દ્રિય છે નહીં આત્માથી ઇન્દ્રિય અલગ છે પણ એ અટેચમેન્ટને કારણે અભ્યાસને કારણે આત્માને એવું લાગે છે કે આ દ્રશ્ય મેં જોયું આ મને ગમે છે મને નથી ગમતું એવી ફિલિંગ આત્માને થવા લાગી જાય છે એના કારણે આત્મા એવું વિચારે છે કે સુખ મને થયું મને દુઃખ થયું જેના કારણે આત્માને બંધન થાય છે આગળ લઉં દાદુ હા ફોર્થ વન દેહાધ્યાસ નરી આંખે દેખાતા આપણા સ્થૂળ શરીર ને દેહ કહેવામાં આવે છે દેહ પણ જડ છે પરંતુ જીવની સાથે તેનો સંબંધ થવાથી જીવ પોતાને દેહ સમજી અને દૈહિક સુખ દુઃખોને પોતાના સુખ દુઃખ માની લેતો હોય છે આ જીવનો દેહાધ્યાસ છે એટલે આપણે જે નરી આંખે જે આપણે દેખાઈ રહ્યું છે એ સ્થૂળ શરીર જે આપણું છે એ દેહ કહેવામાં આવે છે તો એ પણ જળ કે છે પરંતુ જયારે આત્મા સાથેનો જે સંબંધ થાય છે એને ત્યારે જીવ પોતાના દેહને સમજે ઈ આ મારો દેહ છે એમ સમજી અને સુખ અને દુઃખો ને પોતાના સુખ દુઃખ માની લેતો હોય છે કે આ સુખ મારું છે આ દુઃખ મારું છે એવી રીતે પોતાના માની લેતો હોય છે આ પણ એક જીવ નો દેહાધ્યાસ જ છે આગળ કરું શરીર ને જે પણ લાગે બધું આત્મા એવું સમજે કે બધું મને લાગે છે મતલબ શરીરને દુઃખ થયું તો આત્માને લાગે કે મને દુઃખ થયું શરીરને સુખ થયું તો આત્માને લાગે મને સુખ થયું આ દેહાભ્યાસ છે એટલે ખાસ એની ઇફેક્ટથી પ્રોબ્લેમ છે આત્મા એવું સમજે કે હું દેહ છું ને એના કારણે દેહ ને રિલેટેડ બધું જ આત્મા ને પોતાનું લાગવા લાગી જાય પણ સ્વરૂપ વિસ્મૃતિ પોતે બ્રહ્મનો અંશ છે એવા પોતાના સ્વરૂપને ભૂલી જવું તેને સ્વરૂપ વિસ્મૃતિ કહેવામાં આવે છે એટલે આ જીવ છે એ બ્રહ્મ બ્રહ્મનો અંશ અંશ છે અને એ પોતાના જે મૂળ સ્વરૂપ છે એને ભૂલી જવું એટલે એને સ્વરૂપ વિસ્મૃતિ કહેવામાં આવે છે જેમ પૂર્વસ્થ અધ્યાસો જીવને વળગતા જાય છે તેમ તેમ તે પોતાના સ્વરૂપને વધુ ને વધુ ભૂલતો જાય છે પરિણામે પોતાના અંશી બ્રહ્મથી તે વધુ ને વધુ દૂર થતો જાય છે એટલે આ ઉપરના જે આપણે ચાર અભ્યાસ જોયા અંતકરણાધ્યાસ પ્રાણાધ્યાસ ઇન્દ્રિયાધ્યાસ ને આ જે આ જેમ જેમ એને લાગુ પડે છે જીવને તેને પોતાની જે મેઇન સ્વરૂપ જે હતો કે જે બ્રહ્મ બ્રહ્મનો અંશ છે તો એ પોતાનું સ્વરૂપ છે એ જીવ ભૂલી જાય છે આ બધા અભ્યાસ જેમ આત્મા સાથે કનેક્ટેડ થાય છે એવો બ્રહ્મ એને ઇલ્યુઝન થતું જાય છે અને પોતાનું જે મેઇન સ્વરૂપ ઓરિજિનલ જે એનો બ્રહ્મનો જે અંશ છે એ એની સ્વરૂપ વિસ્મૃતિ થતી જાય છે એનું અને પરિણામે પોતાના અંશી બ્રહ્મથી તે એટલે જે અંશી બ્રહ્મથી જેને એ વધુ ને વધુ દૂર થતો જાય છે હા મતલબ મેઇન વાત આની અંદર એ કે આત્માનું અસલી સ્વરૂપ એ છે કે સચ્ચિદાનંદ બ્રહ્મનો ચેદંશ છે બ્રહ્મ એના અંશી છે અને પોતે એનો અંશ છે આ એનું વાસ્તવિક સ્વરૂપ છે પણ શરીરના સંબંધમાં આવવાને કારણે એ પ્રાણને ઇન્દ્રિયને અંતઃકરણને કે શરીરને પોતાનું સ્વરૂપ સમજી જાય છે અને પોતાના સાચા સ્વરૂપને ભૂલી જાય છે એટલે આ ચાર નું ટોટલ સ્વરૂપ સ્મૃતિ છે કે આ ચાર કેમ કે અંતકરણાધ્યાસ થયો પ્રાણાધ્યાસ થયો ઇન્દ્રિયાધ્યાસ થયો અને દેહાધ્યાસ થયો આ ચાર ના રિઝલ્ટ ના રૂપમાં એ પોતાના સાચા સ્વરૂપને એટલે કે બ્રહ્મના અંશ તરીકેના પોતાના સ્વરૂપને ભૂલી જાય છે સ્વરૂપ સ્મૃતિ બાળક જન્મે છે જયારે જન્મે છે પૂછવું છે હા ઠીક છે કરો અ, બાળક જયારે જન્મે છે हाँ बोलो चल राधा जैसे आप लोग बोलते हैं कि जैसे ठाकुर जी के जैसे दर्शन करने का मतलब नेत्रों की इच्छा हो और उनका गुण, गुण, गुणगान करने का अपने मुंह से गुणगान हो उनका तो वो जो इच्छाएं हो रही हैं तो उसमें वो विद्या बन रही है वहां पे वो विद्या वहां पे दूर हो रही है हाँ जैसे इंद्रिया इंद्रिया जो अपन लोग मान रहे हैं तो इंद्रियों को जो अपन लोग भगवान में लगा रहे हैं तो वो सारी अविद्याएं दूर हो रही है ना हाँ वो अविद्या जा रही है धीरे धीरे मतलब जैसे पंच पर्वा अविद्या होती है उसी तरह पंच पर्वा विद्या भी होती है उसमें सांख्य तप योग और भक्ति और एक और ऐसे पांच विद्या है वो अभी आगे के टॉपिक में आएगा तो पांच अविद्या के सामने ये पांच विद्याएं हैं वो धीरे धीरे उस तरीके से वो एक दूसरे का सब्सटीट्यूट बनती जाती है जी राजा हाँ કરું આગળ જાજે हाँ करो હા. અ, બાળક જયારે જન્મે છે ત્યારે તે તદ્દન અબુદ્ધ હોય છે તેની અહંતા ફક્ત તેના પોતાના પૂરતી જ સીમિત હોય છે તેની મમતા પણ ફક્ત માતાના દૂધ પૂરતી જ સીમિત હોય છે એટલે અહીંયા હવે સમજાવી રહ્યા છે બાળક જયારે જન્મે છે ત્યારે અબૂધ હોય છે એની કઈ જાતની કોઈ ખબર જ નથી હોતી એમની એની અહંતા જે છે એ પોતાના પૂરતી જ સીમિત હોય છે અને એની મમતા ફક્ત માતાના દૂધ પૂરતી જ સીમિત હોય છે જેમ જેમ પરંતુ તેનો સંપર્ક પછી મોટો થાય છે એવી રીતે તેના પિતા ભાઈ બહેન ઘર ભોજન કપડાં રમકડાં પાટી પેન પુસ્તકો નિશાળ ભાઈબંધો બહેનપણીઓ વગેરે સાથે થતો જાય છે તેમ તેમ તેની અહંતા અને મમતાનો વિસ્તાર વધતો જાય છે એટલે જયારે જન્મે છે ત્યારે અબુદ્ધ હોય છે એની અહંતા ફક્ત પોતા પૂરતી હોય કે માતાના દૂધ પૂરતી હોય એની અહંતા અને મમતા પછી જે મોટો થાય એમ જેમ એમનો વિસ્તાર આસપાસનો વધતો જાય એ એમાં એમની પછી અહંતા અને મમતાનો વિસ્તાર મીન્સ કે વિસ્તૃત થતો જાય છે અને વધારે આગળ વધે મોટો થાય એ પ્રમાણે પણ જયારે જન્મે છે ત્યારે એની અમતા મમતા સીમિત હોય છે અને પછી મોટો થતાની સાથે એ વિસ્તાર એનો વધતો જાય છે આરંભમાં અહંતા અહંતા માત્ર દેહમાં રહેતી હોય છે ધીમે ધીમે જયારે આપણે દેહના નામની પાછળ જોડાતા પિતાના નામનું જ્ઞાન થાય અથવા તો દેહની જ્ઞાતિ વર્ણનું જ્ઞાન થાય ત્યારે અહંતા થોડીક વિસ્તાર પામે છે એટલે શરૂઆતમાં તો જયારે અહંતા એની ફક્ત પોતાના પૂરતી એટલે પોતાના દેહ પૂરતી જ સીમિત હોય છે પણ જયારે એ મોટો થાય અને એ દેહના નામ પાછળ પોતાના પિતાના નામનું એમ કે પિતાના પિતાનું નામ લાગે તો એ પિતાના નામનું જ્ઞાન થાય એને પછી કે એને ખબર પડે કે હું આ જ્ઞાતિથી છું આ વર્ણથી છું આ આ જ્ઞાતિથી બિલોંગ કરું છું તો એનું એનું જ્ઞાન થાય એટલે અહીંયા એની અહંતાનો વિસ્તાર થાય છે ત્યારબાદ દેહ જે ઘરમાં સુરક્ષિત રીતે રહેતો હોય તે ઘરનું જ્ઞાન થતા અહંતા તે રીતે વિસ્તરિત હોય છે એટલે હવે હું આ ઘરમાં રહું છું હું અહીંયા રહું છું તો એ ઘર પૂરતી અહંતા એની વિસ્તરે છે પેલા પિતા જેટલી પછી એના જ્ઞાતિ વર્ણ જેટલી એ રીતે વિસ્તાર પામે છે પછી એ જે ઘરમાં રહે છે એ પૂરતી વિસ્તરિત પામે છે આપણે પોતાની જાતિમાં પોતાની જાતની બાબતમાં આમ પણ પિતા જ્ઞાતિ વર્ણ કે ઘર સંબંધી અહંકાર કેળવી લેતા હોઈએ છીએ એટલે આપણે પોતાની જાતની બાબતમાં કે આ મારા પિતા હું આ જ્ઞાતિથી બિલોંગ કરું છું કે હું આ વર્ણથી છું કે આ મારું ઘર છે એના એ અહંકાર આપણે કેળવી લેતા હોઈએ છીએ જ્ઞાતિ વર્ણ માતા પિતા કે ઘરની સાથે આપણે કેટલા એકમેક થયા છીએ એ હકીકત આપણને ત્યારે સમજાય છે કે આ બધી કનેક્શનથી અહીંયા કહેવાનો વાત છે કે આ બધી જાતિ વર્ણ માતા પિતા ઘર એ બી કનેક્ટેડ થાય છે એટલે અહીંયા અહંતા નો વિસ્તાર અહંતાનો મમતાનો વિસ્તાર કેવી રીતે થાય છે એ રીતે સમજાવવા માંગે છે હકીકત આપણને જયારે સમજાય છે ત્યારે જયારે કોઈ વ્યક્તિ આપણી જ્ઞાતિ વર્ણ વગેરેની બાબતમાં કઈ અણછાટ તો બોલે કે તેની હાનિ પણ પહોંચાડે તો એવો અવસર ઉપસ્થિત થતા એવી કઈ તકલીફ આપણને થવા માંડે કે જાણે કોઈએ આપણે આપણા પોતાના ઉપર આક્રમણ ન કરી દીધું હોય એટલે ક્યારેક એવું બને કોઈ આપણા માતા પિતા વિશે કહી જાય કે આપણા ઘરમાં કઈ કોઈ કહી જાય જ્ઞાતિ વિશે વર્ણ વિશે કહી જાય ત્યારે એમ એકદમ અચાનક જ તકલીફ પડે અને આગળ આપણે જાણે કોઈ કઈ આક્રમણ કરી દીધું હોય એ રીતનો આપણે વ્યવહાર કરવા માંડીએ ઘણીવાર તો બિલકુલ આ જ પ્રકારે જીવ પણ પોતાના અંતકરણ પ્રાણ વગેરેને પોતાના સર્વથા અભિન્ન સમજી બેસે છે આ જ જીવનો મોટામાં મોટો બ્રહ્મ છે એટલે અહીંયા જ્ઞાતિ વર્ણ પિતાનો જે દ્રષ્ટાંત આપીને જીવને અંતકરણ સાથે કઈ રીતે કનેક્ટ થઈને એ પોતાને સમજી બેસે છે એ અહીંયા સમજાવે છે કે એ એ જીવનું મોટામાં મોટું ઇલ્યુઝન છે કરું આગળ રાજા નહીં અહીંયા આજે રાખીએ મતલબ જ આમાં સમજવાની મુખ્ય વાત એ જ છે કે આ રીતે જે આપણો વિસ્તાર વધતું જાય છે કહેવાનો મતલબ જયારે આપણે જન્મીએ છીએ તો ત્યારે આપણા માતા પિતા અને ફેમિલી સુધી જ આપણું અટેચમેન્ટ હોય છે અને એમના વિશે કઈ થાય તો આપણને સારું લાગે એમના વિશે કઈ થાય તો ખરાબ લાગે એનાથી આગળ નથી હોતું જેમ આપણે બહારના સર્કલ્સમાં આવતા જઈએ પછી સ્કૂલ વધે પછી કોલેજ આપણું કલ્ચર આપણું કાસ્ટ આપણું દેશ મારા ફ્રેન્ડ એમના ફ્રેન્ડ એમના માતા પિતા આમ તેમ કરી કરીને આપણું વિસ્તાર વધતું જાય છે અને એમને લાગતું વળગતું બધું આપણને લાગવા લાગે છે કે આ બધું મને થયું મને ગમે છે મને નથી ગમતું એમના સુખ દુઃખમાં આપણને આપણું સુખ દુઃખ લાગવા લાગી જાય છે અટેચમેન્ટના કારણે એ બધું ખોટું છે એકચ્યુઅલી આપણું ઝંઝટ વધે છે આપણું પ્રપંચ વધે છે તો એ જ રીતે આપણી આત્મા જે છે એ પણ આ રીતે આ સાથે પ્રાણ ઇન્દ્રિય આ બધાની સાથે કનેક્ટ થતા થતા એ બધા ચીજોને રિલેટેડ બધી ચીજોને પોતાના રિલેટેડ સમજવા લાગે છે કે આ બધું મને થાય છે એ જે છે આ જ જીવનો ભ્રમ છે અને આના કારણે જીવને બંધન થાય છે ઠીક છે તો આજે અહીંયા રાખીએ આગળ નું પછી આવતા વીક કરશું આમાં કઈ ન સમજાયું હોય તો પૂછજો સમજાયું હોય તો આગળ કર રાજા દંડવત